તમારો જન્મદિન તો वो મારો उत्सव है नाथ तो नरसिंह जी दौड़िया दौड़िया आया પણ કટી गिरधर नहीं दिख्यो जने सोच में पड़ गया अब कई करूं जीते तो लारे लारे एक गनाई तान के नरसिंह जी मायरा तैयारी करो मायरे वाला हैंग आई गया है आ अब मैं कई करूं व्यवस्था तो की है ही नहीं कहिए तुम्बा तुम भी बेड़ा करन जाऊं प्रो और नरसिंह जी भगवान ने कहे हे सांवरिया બડો ભરોસો તારો રે મારા સાવરા એ મને બડો ભરોસો થારો રે ખમ ફાડ પ્રેમ कियो ब्रज ऊपर नख पर गिरवर धार्यो द्रुपद सुता की लज्जा की दुष्ट दुशासन हार्यो जड़ डूबत गजराज उबार्यो आरत हो य पुकार्यो नरसी कहे सुनो सावरी आया कर काज सुधारो नरसी कहे सुनो सावरिया आकर काज કિને કિને માતે આપ કૃપા નહીં કરી અરે દ્રુપદ સુધારી લાજ રાખી દ્રૌપદી માતે કૃપા કરે ઉને વાસ્તે થાણક અને હાડીરા થાન ઘણાઈ આવી ગયા ક્યો ભાઈ ઉણ વાસ્તે આપરે કને ઘણાઈ થાન આવી ગયા પ્રભુ પણ મારે અટે બેટી રે કામ મેં આપને કઈ જોર આ રહ્યો હે કઠે લગાઈ ઇતિ દેર સાવરિયા કઠે લગાઈ ઇતિ દેર Gracias. ए सांवरिया जो जो कागज में लिखियोड़ो सब लेन आई जे रे बिरा सब चीज लेन आई जे हे सांवरिया एकलो मत आई जे अटे माखण चोरी नहीं है मटकिया कोनी फोड़नी है जो एकला आई गया साहब जी मने अटे राधा रुक्मण हाथे लाई जे और हाथे वे थारे भंडारी सा कुबेर नहीं लेन आई जे अरे મને તો થારો ભરોસો હે થારે લુગયા તો કોની નટકી ઘણી લુગા વેજણ આઈ દેણે ભાઈ એક કે જાઓ ને એક કે મત જાઓ પ્રભુ કઈ થને થારે રૂકમણીજી મના કર દિયો કે ક્યું માયરો ભરો કે હું ડર ગયો કે ખજાનો કમ હો જાલા એ બિરા મારે કોઈ માલ નહીં છે જે તું એક બાર આજે બસ તું આજાવેલા જીણભાઈ મેં તો ન્યાલ હો જાઉં લા મને તો થારો ભરોસો પક્કો હે એ સાંવરિયા थारे हामी नहीं जाऊं तो किण रे हामी जाऊं भाई जीवन में केड़ी व्यथा आवे ભગવાન રે હામી જવું સાંવરિયા રે હામી જવું મારો તો ઠાકુરજી માતે દારૂમદાર હે ઠાકુરજી માતે માણો હક હે વાને મેં કહી શકા દુનિયા વાળાને કઈ કહેવા માંગે વે માણા માતા વે માણા પિતા સગળા માણા બંધુ સબ વેઈ જાય નરસિંહજી કે સાંવરિયા થને નહીં કેવું તો કિને કેવું मैं रात दिन थारी माड़ा फेरू मारो पूरो जीवन में तो थार में लगा दियो अब मैं किने द्वारे जान आ बात क्यों हे सांवरिया क्यों नहीं मायरो भरे बहुत देर तक नरसी जी कहो पर महाराज जर कटई कोई बात नहीं कोई पत्तो हिलतो भी नहीं लाग्यो नरसी जी रो हियो भरी जियो नरसी जी कह रहे भाई बीरा भाई बीरा करता घणी वार वेगी ओ माटो ढळे नहीं भाटो है जो उबो है હે સાવરિયા હમે હોણ તું અરે પિતા નકરા હી ગયો તું તને રાજા રણછોડ બના દિયો જીનો સાવરિયો સેઠ કહે દેનું અરે આખે બ્રજ में માખણ ચોર માખણ ચોર બાજ્યો તો મેં વેન તને હેઠ બજાયો ને તું ઇતા નકરા બતાવે હમે હુણ તું ઓળબા હુણ તું और नरसिंह जी महाराज एक एक भगत रो नाम ले लेने ओढ़बा देवे क्यों रे आ, आ, નટવર નાગરિયા એ મારા નટવર નાગર रुच शंकन मारी रुच रुच भोग लगायो रे पूज नीच की शंकन मारी रुच रुच भोग लगायो रे मारा नटवर नागरिया भगता Thank you. નરસિંહજી મહારાજ એક એક ભગતરો નામ લેન ભગવાનને ઓળબદ એ સાંવરિયા ઓ ધના ભગત તો થારો કોઈ પૂરબલો ભગતો જો ખેત મે ખાલી હું નહીં હળ ખીડ દિયો પણ તું ઉઠે ફસલ પેદા કર દી કબીર તો થારે કાકો લાગતો સેન ભગત તો થારે હુસરો હો જીણે વાસ્તે તું નાઈ બળન ગયો પ્રો કર્મા તો થારે કાકી હી જીણે ઘરે તું ખીચડો ખાવને ગયો પ્રો ને ભીલણી થારે ભુવાઈ જીંડા એટોડા બોરી તું ખાઈ ગયો તને હરમી નહીં મીરાબાઈ તો થારે માસી હી જીંડો ઝેરી તું પી ગયો વારે વાહ વારે વાહ નરસિંહજી કે સાંવરિયા મારે તો ખુદરે અમે એક વાત સમજ મેં આઈ ગઈ તું જીમણ રોન જીમણા રો હે જટે જીમણ વે ઉટે તું તૈયાર હે છુલે હીજે ખીચડીન ટીલો આવે ટચ જટે જીમણ વે ઉટે તે દબદેણી રા આ જાઓ પર જેટે ઘર શું દામ લાગે ઉટે થાને જોર આવે નાની બાયરો માયરો ભરતા ઘરું દામ લાગે જેને જોર આવે ખાવું ને તું ખોસ અને ચાવળ ખાઈ ગયો બામંડા તને ઉટે વિચાર નહીં આવ્યો હવે કટે દાંટ્યો હે સાવરિયા કિસે રે દિસાવર નાટો આ तो कई थारे भी मंदी चल रही है थारे कहीं पड़ गयो घाटो मारे समझ में आएगी ए नाम देव थारे रंगे धोतिया जिनसू छायो टाटो वो नाम देव थारे पीली पीली धोतिया रंग रंग लावे इन वास्ते उन रो टाटो तू छायो ए कर मारे घर नित ही जातो खातो खीचर खाटो ए बामण का तू चावल खा गया हमें बामण ने देवे के लेवे बामण चावल खाई गयो तू भूखा मरतो ए बामण का तू चावल खा गयो विदुर के सागर बाटो अरे थारी तो जीभ चटोकड़ी रे सांवरा ए मारे तो नहीं है चाटो थाने छप्पन भोग जीमो वाली मारी तो सरदा है कोनी भाई बक बक मारी जीभ दुखाई પગરે બાંધ્યો પાટો એ મારી તો બેલા આંખ દુકાઈ તું ઢળે નહીં વો ભાટો ને તું ઢળકાયો નહીં ભાટો મારી બેલા આંખ દુકાઈ કે મારે તો આંખ ક્યાં દુખે પગરે પાટો બાંધ્યો બગ બગ મારી તો જીભ દુખણી આવી ગઈ પણ તું હાલે એક ઢેળો નહીં ઢળકાયો અરે સાંવરા થોડો તો વિચાર કર એ ભગત વચલ થારો નામ હે જૂટો થારો તો જીવડો હે કાઠો એ જો થારો નામ બચાણો ચાવે તો ખોલ કાનારો ડાટો પણ હે સાવરિયા તું ડરતો વેલા ક્યો દ્વારકા મે રહેની વ્યાપારી નગરી હે હોજ કરતો વેલા ઘાટારો કામ એક નપારો કામ હે હુણ લે તું મારે માયરો ભરન આવે કે તો થારે ગાટો મે તોય નહીં આઉંદુ ક્યો હો તને સિવરું તું ભર દે માયરો કર લેવા આટો સાટો मैं थारो भजन करूं तू मारे मायरो भर दे और कई बड़े नरसीलो सुनो सांवरिया ओ जिस क्यों नी लाटो ए सांवरिया ओ जिस तू क्यों छोड़े नाथ थाने में जानू हूं नाथ थाने जानत हूं दिन दिन का थे तो तारिया कीर अरु गिन का नरसी जी महाराज के जो छोटी जाति रा लोग है जो निम्न जाति रा लोग है वाणा तो सब काम आप बना दिया नाई कीर कसाई तारे भेद कहूं भिन भिन का दिब काया कर कुबजा तारी संग किया पहिरिन का डूम भील कोरी कुल तारे पला न छुवत जिनका जानो पल्ले कोई नहीं छुए एडारो थे उद्धार कर दियो एडारो थे कल्याण कर दियो और नागर बंस नाम नरसी लो तिन सू तोड़ियो तिन का और नरसी में नागर वंश रहूं मारू तिन कोई तोड़ दियो प्रभु नीच निवाजन करण की तो ही पड़ी है बाण करे कबीरामण तार दे तू नरसी निर्धन जान ये समरिया इन गरीब ब्राह्मण रो एक काम कर दे तू ગદગદવાણી રુદન કર નરસી કરુણા કીન ચોક હુટે હરી નીંદ તે પ્રભુ ભક્તન આદિ નરસિંહજીની જોઈ કરુણ પુકાર ભગવાન રે કાન તક પહોંચી ભગવાન તુરંત જાગ્યો ભાઈ આપા લોગ ભી ભગવાન ને કહેવા માણે તો ભગવાન હુણે કોની ભગવાન હુણે કોની અરે ભાઈ એડો કદી હોઈ નહીં શકે ભગવાન રા કાન સદા સતર્ક રહેવે ભક્તરી આર્થ પ્રાર્થના સુણને વાસ્તે કોઈ કે ભગવાન રે ઘર દે રે કોઈ કે ભગવાન રે ઘરે અંધે રે મહારાજ ના તો ભગવાન રે ઘરે દે રે ના ભગવાન રે ઘરે અંધે રે આપણે બુલોન મેં જ ફેરે મહારાજ આપણે બુલોન મેં જ ખામી બાકી ભગવાન રે ઘરે ના દેર હે ના અંધેર હે દેર અંધેર દોય આપણા કામ દેર બી આપાઈ કરા અંધેર બી આપાઈ કરા पुकारन में फेरे भगवान तो तैयार बैठा है भाई सदा उतावली में उबा रे भगवान भगवान रे मंदिर में दर्शन किया कोई भगवान रे पग में पगर क्या पैरियोड़ी देखी भगवान ने पूछे बाप जी पगर क्या तो पैर लिया करो हियाड़ो उनाड़ो आपने कटे कटे जावनो पड़े पगर क्या तो पैर लिया करो ठाकुर जी के मैं पगर क्या माता फोड़ी राखो ही नहीं क्यों ठाकुर जी के भाई काल ने कोई भगत याद करे कोई भगत रे जीवन में संकट आ जाए और वो मने पुकारे तो भक्तरी पुकार मारे तक पहुंचते ही पगड़ क्या पैरन जाऊं इतनी भी देरी मारी तरफ नहीं होनी चाहिए जिन वास्ते मैं पगड़ क्या पैरू सदा तैयार उभो हूं पुकार सुनते ही दौड़ू महाराज नाथ एड़ा भगवान है પણ આપા કેલા ગેડા ગેલા હા એડા ભગવાન ને છોડન સંસાર ને પુકારા જીવન મે કોઈ ઊંચી નીચી પરિસ્થિતિ હુઈ ફોન લગાવે કોઈ ડોક્ટર ને કોઈ આપરે ભાઈ ને કોઈ કિને કોઈ કિને મહારાજ કોઈ સાર નહીં હે પુકારો ભગવાન ને અરે જબ નરસિંહ કરુણા કરી तो भक्ता में रानी ભગવાન એકદમ જાગ્યા રૂકમણીજી કે પ્રભુ સેવા મેં કટક કમી રહી ગઈ જો આપ આધી રાત્રા જાગ્યા ભગવાન કે રાણી મારે ભગત મેં ભીડ પડી રૂકમણીજી કે થાણે ભક્તા મેં આધી રાત્રે જ ભીડ પડે દિન ભર તો હેંગ ઉતારે ને અમે રાત્રે થાને જગાવે ભગવાન કે નહીં નહીં મારે ભગત મેં ભીડ પડી કઈ ભીડ પડી બોલે માહેરો લે જાણો માને અબકી ઘડી હે માયરો થે ठाकुर जी के हंसे क्यों थू क्यों मैं मायरो नहीं ले जा सकूं बोले खुद कदी मायरो પહેર્યો જીકો માયરો ले जाओ જીવતા બાપડા મામે ને માર કાઢ્યો खुद रे कदी मायरो आयो वे तो ठा पड़े मायरो कही वे थाने कई टा मायरो की करवे बोले नहीं नहीं मैं सब जानू सब समझू हूं रुक्मणी जी प्रार्थना करी रुक्मणी जी कहो प्रभु माणी एक अर्जी सुनो माणी एक प्रार्थना सुनो प्रभु आप कदी कोई राक्षस ने मारने કદી કોઈ કામ જાઓ કદી કોઈ કામ જાઓ મેં આપને કદી રોકા બી કોની ને હાથે હાલા બી કોની પણ ઓ માયરારો કામ એડો હે કે માણી કોડ આવે માણી મન મે આવે ભાઈ માયરા મે તો મેં હાલા હે શ્યામ સુંદર જદ ઉપની જન આયા કોરી ગરી ઘર મે મેલ રી મેલ મે ફિરા મેલ તો ઘણો મોટો હે પણ મેલ મે કિતિક ફિરા એ પી રહેરા હાસ રહેરા ગેણા ઘણાઈ હે પર પેર ઓડન બતાવા કિને ગરી ઘર મે કિને બતાવા થોડો માની હાથે લઈ જાઓ તો માણીઓ મોકો આવે ને મેં બી આનંદ લેવા રાધા તો રૂકમણ હરીસે જોડ્યા દો હાથ અરે માહેરો ભરો તો માને લે ચાલી જો ભગવાન કે હાથે તો થાને લઈ જાઉં પણ થેવટે મિજાજ મે પીરો લાગ હોય મેં તો <laughs> દ્વારકાધીશની પટરાણી આ ભાઈ મેં તો દ્વારકા ઉઠે ફન ફનની ફરી જેલા ઉઠે તો ઠારે તો મન માહી રાણી જરેલી નાઈ નેગ તો કરના છે વટે બ્યાયા કે તાઈ ઉટે મને જાન તો ગણાઈ નેગ ચાર કરના હે ધ્યાન રાખજો ઉટે કઈ બાત રો હે નરસિંહજી રા સગા સો તો આપણા સગા જી નરસિંહજી રા સગા સો તો આપણા સગા ભૂટલા પ્યાયણ જી કેલા जो पपा राम जी फूल तो मन में जानो लाके पति हमारे श्याम जी थे तो मन में जानो लाके पति हमारे श्याम नानी पैरी सासू आगे करणों पड़सी काम राम જનમકી માયજી નાની બાઈને થઈ છે જનમકી માય ગુણ સૂતો મિલણો પડશી કંઠ લગાય રાણી ગુણ સુતો મિલણો પડસી કંઠ લગાય અરે તે રાણ્યા જેઠાણ્યા ને તો જીકારો દીજો ठाकुर जी के भाई थे मन में जानो ला કે માણે તો શ્યામ સુંદર પતિ હે પણ ઉઠે થાને નાની બાયરી સાસુ આગે ઘણો કામ કરનો પડેલા પ્રભુ ભગવાન કહેવે દેખો નરસિંહજી રા સગાવે અપાણા સગાએ यूं जान जो કે થાણી જ બેટી રાવે ગનાઈ તે એડો ભાવ રાખ और નરસિંહજી રે સગાઉ મિલજો દેખો વટે બુડલા બ્યાણજીએ વાણે જાન પગે પડજો ને પગી ખાલી હું હાથ મત ફેરજો હાગેડા પગ દાબજો જડતે પાંચ હાથ વાર ડોકરી ની કે વાહ વાહ વાહ કરો અમે વાહ ભીંદણી વાહ કરો ભીંદણી વાહ કરો જીતે છોડજો એક બાર મેં વાહ કરી દે તો ડોકરી જણાઈ તૈયાર હે કે ખાલી બતાવું નહીં પગે પડી ગઈ એને વાસ્તે ધ્યાન રાખજો ઓર નાની બાઈ રે જન્મરી માં નહીં થે મિલોલા તો નાની બાઈને આપરે મારી ઓળું આવેલા એણ વાસ્તે ઉને ગળે શું લગાઈજો કંઠ શું લગાઈજો ઓર દેરાણિયા જેઠાણિયા ને જીકારો દીજો જો નાની બારી દેરાણી જેઠાણીએ વાને જીકારો દીજો બાકી નાની બાયરી નણદોલી હું તો ડરતાઈ રહેજો આગું આવતી દીકે તો હનુમાન ચાલીસા પાઠ ચાલુ સંકટ કટે મિટે સબ પીરા ભૂત પિશાચ નિકટ એડો ધ્યાન રાખ પ્રભુ નાની બાઈ રે ઘર મેં સબ બાતારો ધ્યાન રાખજો ध्यान रखजो नानी बाई री सासुर और सबरो खूब सामने कायदो करनो है रुक्मणी जी बोलिया प्रभु आप तो मायरा री तैयारी करो ए बाता तो है माने ठा है ए सब व्यवस्था में करला ला परिकर सहित पधारवा त्यार हुयारण छो सौज लई सब सौध के कर कर मन में को और भगवान आदि रात्रा द्वारकापुरी रा बाजार खुलवाया क्यों मारे भगतरो मायरो है बढ़िया सु बढ़िया वस्तु मने ले जानी है हे सेठ एडी चीज निकालन दे जेडी मारे घरी राणिया भी नहीं પહેરે એડી વસ્તુ લાન દે આપણને કટી આણો ટાણો પડે જણે આપા કઈ કેવા ની પહેરો જેડી કાઢ દો और भगवान कही के बस वही तो फर्क है भगवान में और संसारी में भगवान के मारे घरी लुगाया ही नहीं पहरी वे एडो काटन दो मारे भगतरो मायरो है भाई मारे नरसी भगतरो काम है ભગતરો કામરો ભગવાન ને તો કોડે ભાઈ ભગવાન રા ભણન તો દેખો નરસિંહ ભત્તો થાણો ભરી માયરો ભાઈ નાથ એડો આનંદ હેજી ચડિયા હરિજી દ્વારા પુરરી હાટ ચડિયા હરિજી